શ્લોક નંબર સેવન્ટી સિક્સ વિશેષ નિયમો ધાર્યાશ્ચ ધાર્યાશ્ચાતુર્માસ્યેખિલેરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તેસ્તુ માનવૈઃ અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો અષાઢ સુધી એકાદશીથી લઈને કાર્તિક સુધી એકાદશી પર્યંતના સમયને ધર્મશાસ્ત્રમાં ચાતુર્માસ ગણવામાં આવે છે ત્યારે અમારા આશ્રિત પુરુષો અને સ્ત્રીઓએ વિશેષ નિયમ લેવા ચાતુર્માસમાં પાળવાના ઘણા નિયમો છે તેમાં સામાન્ય નિયમ છે અને વિશેષ નિયમ પણ છે પોતપોતાના ધર્મમાં નિષ્ઠાવાળા ચારે વર્ણ અને ચારે આશ્રમવાળાએ પાળવાના છે તેમાં જે ભગવાન સંબંધી નિયમ છે તે સર્વોત્તમ છે જે વિશેષ નિયમ હું કહું છું તેમાંથી કોઈ પણ એક નિયમ તો અવશ્ય લેવો ચાર મહિના સુધી વિશેષ નિયમ પાળી ન શકે તેવા અશક્તોએ એક શ્રાવણ માસમાં જ વિશેષ નિયમ લેવો ધારવો આ ચાતુર્માસમાં વિશેષ નિયમ વ્રત રાખવાની આવશ્યકતા હેમાદ્રી ભારતમાં કહી છે અષાઢ હેતુ શીતે પક્ષ એકાદશ્યામ ઉપોષિત ચાતુર્માસ્ય વ્રતારંભમ કુર્વિત નિયતો નરહ કાર્તિકે શુક્લ પક્ષે તું દ્વાદશ્યામ તત્સમાપયેત અકુર્વસ્ત તદ્વ્રતમ યાતિ કિલ્બિષમ વ્રત વ્રતસરોદ્ભવમ વત્સરોદ્ભવમ કિલ્બિષમ વત્સરોદ્ભવમ એક માસમ અશક્તસ્તુ ધારયેત એવ તદ્વ્રતમ નિયમમાં રહેનારા પુરુષે અષાઢ સુધી એકાદશીના દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વિશેષ વ્રતની શરૂઆત કરવી અને કાર્તિક સુધી દ્વાદશીને દિવસે તે વ્રત પૂરું કરવું જે મનુષ્ય આ ચાતુર્માસનું વિશેષ વ્રત નથી રાખતો તો તેને આખા વરસનું પાપ અધિક લાગે છે અસમર્થ મનુષ્ય તો એક મહિનો તે વિશેષ વ્રત કરવું વ્રતના આરંભનો વિધિ વ્રતરાજ વ્રતરાજ નામના ગ્રંથમાંથી જાણી લેવો શ્લોક number seventy six and seventy eight seventy seven eight विष्णुकथाया श्रवणं वाचनं गुणकीर्तनं महापूजामन्त्रजप स्तोत्रपाठप्रदक्षिणः साष्टाङ्गप्रणतिश्चेति नियमा उत्तमा मतः एतेष्वेकतमो भक्त्या ધારણીયો વિશેષતઃ અને તે વિશેષ નિયમ તે ક્યાં તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવો એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો ભગવાનના ભક્ત શ્રીકૃષ્ણ ભગવાનની શ્રીમદ્ ભાગવત પુરાણ આદિની કથા વાંચતા હોય તો રોજ નિયમિત રીતે યથાવિધિ તે કથા સાંભળવી આ એક વિશેષ નિયમ છે કથાશ્રવણનો વિધિતો વિધાન નિધાન નામના ગ્રંથમાં રહેલા શ્રીમદ ભાગવત મહાત્મ્યથી જાણી લેવો શ્રોતાના અને વક્તાના લક્ષણ પણ તે ગ્રંથમાં જ કહ્યા છે યથાર્થ વક્તા શ્રુતિશાસ્ત્ર સૂત્ર વેત્તા સુવાગબોધન દક્ષ આર્ય શ્રીકૃષ્ણ ભક્તો નિજ ધર્મ નિષ્ઠો જાત્યા દ્વિજન્મા અસ્ય મતો હિ વક્તા સ્વધર્મનિષ્ઠ શુચિરેકચિતો ભક્તશ્ચતુર્વર્ણજ આદ્રતશ્ચ પુગાદ્ય ચર્વન વનિતા ન પશ્યન નુષ્ણીશહીનો અનલસ અનલશ્ચ મૌની અનલસશ્ચ મૌની ન પ્રૌઢપાદો ન ચ ચંચલો અંઘ્રી પાદે દધત નાશુક વેષ્ટિતાંઘ્રી નાશુંક વેષ્ટિતા દધત નાનશુક નાનશુક વેષ્ટિતાંગ્રીહી શ્રોતા મત પૂજિત વક્તૃવાણીર દુરાગ્રહમ ક્રોધમ અપી ત્યજંશ્ચ આ ભાગવતનો વક્તા સત્યવાદી વેદશાસ્ત્ર અને સૂત્રગ્રંથો જાણનારો સરળ ભાષાવાળો અને સમજાવવામાં નિપુણ હોવો જોઈએ તે આર્યકુલીન શ્રીકૃષ્ણ ભગવાનનો ભક્ત પોતાના ધર્મને પાળનારો તથા જાતિથી દ્વિજન્મમાં ત્રૈવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય હોવો જોઈએ કથાનો શ્રોતા સ્વધર્મનિષ્ઠ પવિત્ર એકાગ્ર મનવાળો ભગવાનનો ભક્ત ચાર વર્ણમાં જન્મેલો અને આદરભાવવાળો હોવો જોઈએ શ્રોતાએ સોપારી વગેરેને મુખમાં ચાવવા નહીં સ્ત્રીઓ સામે જોઈ રહેવું નહીં મસ્તક ઉપર પાઘડી આદિ ન રાખવું આળસ્ય રહિત થવું મૌન રાખવું પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં પગ ઉપર પગ મૂકીને ચંચળ ન થવું વસ્ત્રથી ઢીંચણ બાંધીને ન બેસવું દુરાગ્રહ અને ક્રોધને છોડી દેવા શ્રોતાએ વક્તા અને ગ્રંથની પૂજા કરવી ઉપર કહ્યા તે શ્રોતાના લક્ષણ છે શ્રીમદ્ ભાગવત જેવા શાસ્ત્રની શ્રીકૃષ્ણ ભગવાનની કથા રોજ નિયમિતપણે વાંચવી શ્રોતાઓને તે કથા સંભળાવવી અથવા મંદિરમાં ભગવાનની સમીપે પારાયણ કરવું કથા સાંભળવામાં અને વાંચવામાં ગ્રંથના જે અધ્યાયોને અંતે સમાપ્તિ ન કરવી આવો વિરતી નિષેધ કર્યો હોય ત્યાં કથા સમાપ્ત ન કરવી વિધાન નિધાન આદિ ગ્રંથોમાં કથા સમાપ્તિ નિષેધના અધ્યાયોની તથા યથાશક્તિ રોજ વાંચવાના અધ્યાયોની સંખ્યા કહી છે તે તેમાંથી જાણી લેવી આ રીતે કથા વાંચવી તે બીજો નિયમ છે ભગવાનના ગુણ લીલા ચરિત્રોવાળા લોકભાષાના ગુજરાતી હિન્દી આદિ જનતાની ભાષામાં શ્રી મુક્તાનંદ સ્વામી આદિ ભક્ત કવિઓએ રચેલા કીર્તન રોજ નિયમથી ગાવા બોલવા ભગવાનના નામોની ધૂન રોજ નિયમિત રીતે કરવી આ ત્રીજો વિશેષ નિયમ છે ભગવાનની મહાપૂજા કરવી અર્થાત ભગવાનને પંચામૃત સ્નાન કરાવવું મહાભિષેક કરવો મહાનૈવેદ્ય થાળ ધરાવવો આરતી ઉતારવી આમ વિધિ સહિત ભગવાનનું જે પૂજન કરવું તેને મહાપૂજા કહેવાય છે તે મહાપૂજા રોજ નિયમપૂર્વક કરવી તે ચોથો નિયમ છે ભગવાનના અષ્ટાક્ષર ષડક્ષર મંત્રરાજનો યથાવિધિ શક્તિ પ્રમાણે રોજ નિયમપૂર્વક જપ કરવો આ પાંચમો વિશેષ નિયમ છે ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ સ્તોત્રોનો યથાવિધિ રોજ અમુક સંખ્યાથી નિયમિત રીતે પાઠ કરવો તે આ છઠ્ઠો વિશેષ નિયમ છે એકસો ને આઠ કે આવી બીજી કોઈ ચોક્કસ સંખ્યામાં આંકડામાં પ્રતિદિન નિયમિત રીતે ભગવાનને પ્રદક્ષિણા કરવી તે આ સાતમો વિશેષ નિયમ છે પોતાના આઠેય અંગોને ભગવાનના ચરણોને શરણે જ સમર્પિત કરી દેવા તે આ સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય છે રોજ નિયમિતપણે અમુક સંખ્યામાં સાષ્ટાંગ પ્રણામ કરવા તે આ આઠમો વિશેષ નિયમ છે તેનું લક્ષણ પહેલાં કહેવાઈ ગયું છે શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને લીધે પોતાના ધારેલા કરતાં પણ અધિક ઉત્કૃષ્ટ ફળને આપનારા માટે જ આ આઠ નિયમોને મેં ઉત્તમ માન્યા છે ચકારથી કરવા ઉત્તમ છે આ નિયમ આપણે લઈ એના કરતાં શું કરવા ઉત્તમ છે ભગવાને કીધા છે વધારે ઉત્કૃષ્ટ ફળ આપનારા છે હું કરાવું તે સીધા ડાયરેક્ટ સંબંધવાળા છે ચાંદ્રાયણ કરો કે ધારણા પારણા કરો તો એ યાદ આવે તો ભલે ન કરતો બળ દેખાડી દેવાનું યાદ આવે કે હાલ ભાઈ હું બધા કરતા વધારે કરતા નાખું એમ થાય અને આ નિયમ એવા ભગવાને કીધા છે કે સીધા ડાયરેક્ટ ભગવાનને એનો સંબંધ કરાવનાર એટલે ઉત્તમ છે શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને લીધે પોતાના ધારેલા કરતાં પણ અધિક ઉત્કૃષ્ટ ફળને આપનારા માટે જ આ આઠ નિયમોને મેં ઉત્તમ માન્યા છે ચકારથી આ સિવાયના બીજા વિશેષ નિયમ પણ લઈ શકાય છે તે નિયમ સ્કંદપુરાણમાં ચાતુર્માસના મહાત્મ્ય પ્રસંગે બ્રહ્મા અને નારદના સંવાદથી કહ્યા છે જેમ કે નિયમશ્ચક્ષુરાદીનામ ઇન્દ્રિયાણામ હરિમ વિના વિષયેભ્ય સદા કાર્ય ચાતુર્માસ્યે વિશેષતઃ મનો નિયમને યત્ન કાર્ય પ્રજ્ઞાવતા સદા ચાતુર્માસ્યે વિશેષેણ કૃષ્ણ સંચિત સંચિંતનાદિના અહંકારો વિષમિદમ શરીરે વર્તતે નૃણામ તસ્માત સર્વદા ત્યાજ્ય તસ્માત સ સર્વદા ત્યાજ્ય સુપ્તે દેવે વિશેષત સત્યમેવ સદા સુપ્તે સુપ્તે દેવે વિશેષત સત્યમેવ સદા ભાષ્યમ ના નૃતમ તું મનીષિણા ચાતુર્માસ્યે કૃષ્ણ પ્રીત્યે ભાષ્યમ તદ્ધિ વિશેષત ખાસ કરીને ચાતુર્માસમાં ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોને ભગવાન સિવાયના બીજા રૂપાદિ વિષયોમાંથી હંમેશા પાછી વાળવી તે વિશેષ નિયમ છે ફિલ્મ ન જવી એમ એવું બધું કઈ ન જવું એવો નિયમ એ ચાતુર્માસના બુદ્ધિમાન ભક્તજને હંમેશા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું ચિંતન આદિ કરીને ચાતુર્માસમાં વિશેષ મનોનિગ્રહ કરવાનો પ્રયત્ન કરવો માનવને આ શરીરમાં જે અહંકાર થાય છે તે એક પ્રકારનું ઝેર છે તેથી ઝેર છે હું ઝેર છે અહંકાર હું છું એમ હું છું એ ઝેર છે કે હું છે કેવો અહંકાર ઝેર છે કેવો છે હું છું તો હું છું વિનન કોઈ હોય હું છું એવો વિનન કોઈ હોય તો તો હું કંઈક છું હું બધા કરતા કંઈક એમ છું ઈ છે મારે જેવો કોઈ નથી એટલે ઈ છે હું છું ઈ ઝેર નથી હું છું એ તો બધા છે જ એમાં હું છે પણ હું કંઈક બધા કરતા આઈ એમ સમથિંગ એમ હું કંઈક વધારે વિશેષ છું એવું એ ઝેર છે એ થોડું થોડું થોડા જાજુ બધા એમ પડ્યું છે જાજુ પડ્યું હોય તો કોકને અસર થાય ને પડ્યું હોય તો પછી એમ બોલું એને હવામાન આખું ઝેર ઝેર થઈ જાય ને એટલે હવામાન એટલે હવામાન ઝેર ઝેર થઈ જાય તો બહુ મુશ્કેલી થઈ જાય બધા એને એમ કે દેહમાં પડ્યું છે દેહ હું છું મારા જેવો કોણ હોય મારા જેવું આવડે કોને કોઈને આવડે એ મારા જેવી આવડે ને મારી જેવી હોશિયારી અને બધું આપણે તો હાલી બહુ દિવ્ય હોય એમ એટલે એ છે એ માણસને ઝેર છે એટલે એ કોને ચડે એ ઝેર ખાય તો મરે કોણ પોતે પોતે મરે એ ઝેરની અસર કોને થાય પોતાને પોતાને ઝેર ખાય તો મરે ત્યાં તો એ પોતે ને પોતે મરે પછી પોતે ને પોતે ખાય છે પોતે પોતે નક્કી કરે હું બહુ સારો મારા જેવો કોઈ નહીં આ બધે આ બધા છે એ તો કચરો કચરો એમ કે કચરાને તો પછી હાવણી ફગાવવાનો હોય કે શું કરવાનું હોય હે શું કરવાનું ફગાવવાનું જ હોય ને તે તમે ઘેર ફગાવો કે નહીં પછી કોઈ કચરો કચરો આવે પછી આડો આવે અહીંયા આપણે બરાબર અહીંથી હાલ્યા હોય ને બાણ આમ કચરો પીડ્યો હોય અને આપણે હાલવા ન દેતો હોય તો હે ફગાવવો પડે ને એને તમારું કંઈ હાલવા ન દે તો તમારું કંઈ હાલવા ન દે તો શું કરો તમે કચરો કચરો હોય અને કંઈ હાલવા ન દે તો તમારે અહીંથી ને અહીંયા ભંડારમાંથી અહીંયા સાધુ આશ્રમ આવવું હોય ઠાકોર જવાડવા અહીંયા બાણ આમ કચરો કચરો પીડ્યો હોય કા કચરા નામનો માણસ ઊભો હોય કે આપણે એને કચરો મેનો હોય માણાને એની આડો ઊભો હોય તો કહું કર હે વાઇપર લ્યો કે હાવણી લ્યો હું હું લ્યો તમે ભાઈ હું લ્યો પગેથી જ કાઢી નાખી પગે પગે એમ કરી નાખી વાઇપર જ છે ને એક જગ્યા આગો ખાય એ વાઈપર કહેવાય જેનાથી આગો ખાય એ વાઇપર એમ ખાઈ આગો એમ ભારે આડો આવ્યો છે તો એ કચરો છે એટલે કચરો કચરો હોય એ બધી તો મુશ્કેલી છે તમે એવો કચરો ખેહાડો કે નહીં કાંઈ ક્યારે ભગતજી ભગતજી તો કચરો હોય તો ત્યાંથી ઢગલો આગળ ભાગી જાય કચરો ખેહાડાય નહીં કોઈને આપણે તો નિર્માની કહેવાય કચરાને થોડો ખસેડે માનવને આ શરીરમાં જે અહંકાર થાય છે તે એક પ્રકારનું ઝેર છે તેથી ચાતુર્માસમાં તે અહંકારનો પોતાને પોતાને મારે એવું ઝેર છે ઓલું ઝેર તો બીજાને મારે આ ઝેર છે એ પોતાને પોતાને મારે હળાહળ ઝેર છે હું બહુ બીજા કરતા હારો છું એવું ઝેર છે ઓલું દીક્ષાના મંત્રમાં મંત્ર જપ કરવાનો હોય એમાં એમાં હું જપ કરવાનો હોય છે ભગવાનનો દાસ છે બ્રહ્મા કૃષ્ણ તે દાસ હોય તો કઈ એમ ઓવર હોય કે કેવા હોય દાસ કેવા હોય માલિક કરતા ડાયા જ હોય ને કારણ કે માલિક છે એ જન્મ હોય પહેલા અને દાસ છે એ માલિક છે એ તો વીસમી સદીમાં જન્મ હોય અને દાસ છે એ ડાયા કોણ એકવીસમી સદીના માણસો ડાયા હોય કે વીસમી સદી કોણ હોય એકવીસમી સદી એટલે ડાયા હોય એમ અને પછી એમ કેમ છતાંય વધારે જો ઓલા હોય તો એ દોઢ ડાય એટલે દાસ તો દોઢ ડાય જ હોય એટલે ઓલું જપ કરવાનો કીધો છે કે હું દોઢ ડાયો નથી હું પોણો ડાયો છું પોણો ડાયો છું પોણો ડાયો છે હું દોઢ ડાયો નથી કરતો હોઉં તો ભલે દોડડા પણ પણ હું તોય દોડડા હું નથી એવો જપ કરવાનો એક માળ ફેરવાની દોડડા એટલે એટલે બ્રહ્માહમ કૃષ્ણ દાસ દાસોસ્મી એનો અર્થ હું હે એનો અર્થ હું એટલે એટલે ભગવાન કરતા થોડોક ઓછો ડાયો છે દાસ હોય કે એ બધું હોય કે બીજું હોય કે દોડડાઈ હોય ભગવાન કરતા હું ભગવાન હું ભગવાનનો દાસ હું ભગવાન કરતા દોડડાયો છું એમ થાય એનો અર્થ શું થાય કા તમે હું જપ શું કરો હવારમાં હવારમાં કઈ જપ કરો હે એ ખાલી એમ જોઈને બીજા જાવ કઈ જપ કરો તમે હું જપ કરો દોડડાયો નથી ઝેર છે ને એટલે એને દરરોજ કાઢવું પડે ઝેર હોય એને દરરોજ કાઢવું પડે એટલે ગામડામાં કાકડી ખાઈ એને જોઈશું કાકડી કાકડી સુધારી શું કરે ખબર હે ભેગા કરીને આમ ગહે એ શું કરો કરે ઝેર ઉતરી જાય એટલે દરરોજ ઓલો મંત્ર બોલીને ઝેર ઉતારવાનો કે હું દોડ ડાયો નથી હું દોડ નથી હું દોડાયો નથી હોવ તો ભલે હોવ પણ હું સૌ જ નહીં એમ બ્રહ્માહમ નો એવો અર્થ જ છે ને એક જગ્યાએ એવો અર્થ લખ્યો છે આમાં નથી લખ્યો પણ આપણા ગ્રંથમાં લખ્યો છે બ્રહ્માહમ નો અર્થ દોડ ડાયો નથી એવું હતું તો ઝેર ઉતરે માળા ફેરવી એક એક માળા ફેરવે તો ઝેર ઉતરે એક માળા જેટલું ઉતરે થોડુંક એક આંકો હેઠો આવે જો ઝાઝી માળા ફેરવે તો હાલતા ચાલતા હોતે ફેરવે તો તો હાવ ઝેર ઉતરે અને હું દોડડાયો છું મારા જેવું કોઈને દોડડા પણ આવડતું નથી તો થોડુંક ચડે છે માનવને આ શરીરમાં જે અહંકાર થાય છે તે એક પ્રકારનું ઝેર છે તેથી ચાતુર્માસમાં તે અહંકારનો નિત્ય ત્યાગ કરવો આમાં લખ્યું છે કે નહીં કે શિક્ષાપત્રમાં આવ્યું કે નહીં આવ્યું ભાઈ શિક્ષાપત્રમાં આવ્યું હા તો તને ભાળી ગયા આમાં જ છે આપ્યું છે કે આ તો આપણું ઉમેરેલું છે હે તે તેથી ચાતુર્માસમાં તે અહંકારનો નિત્ય ત્યાગ કરવો પરંતુ અહંકારથી ઢમઢોલ થઈને અનુષ્ઠાન ન કરવા અનુષ્ઠાન કરે ચાલો હું તો આ વખતે ત્રણ કોળિયાવાળું કરું એમ ત્રણ કોળિયાવાળું કરું તો ત્રણ કોળિયાવાળું કરું તો પાતળો ન પડું હું એવું થઈ કે ન થઈ શકે હે ત્રણ કોળિયાવાળું અનુષ્ઠાન કરું તો પાતળો ન પડું તો હાલે કે નહીં શું કરવાનું હે એટલે ઢમઢોલ થઈને ચાતુર્માસમાં શું કરવાનું છે ઢમઢોલ થઈને નથી કરવાનું અહંકાર ઓછો કરવા હાટું વ્રત કરવાનું અહંકાર ક્યારે ઓછો થાય ભગવાનના દાસ માની શરીરમાં કઈક મમતું ઓછું કરે તો એમ શરીરમાં મમતું ઓછું કરે ત્યારે અહંકાર ઓછો થાય ને તો હું હું હું કરીને કરે તો એનો અહંકાર ક્યાંથી ઓછો થાય શરીરમાં મમત ઓછું રાખી અને કરે તો અહંકાર ઓછો થાય એટલે શરીરમાં મમત ઓછું કરવા હાટું એને ઓરું કરવાનું એ ખબર ક્યારે પડે શરીરમાં મમત ઓછું છે એ ક્યારે ખબર પડે ઓછું ખાય કે ઓછો કે ત્યારે ખબર પડે ને આપણે બહુ આકરું વ્રત કરતા હોય ને આપણને કોઈ કે જ્ઞાન તમે આમ નહીં આમ તો એ આકરા થી ઓછું થઈ ગયું એ કે વધારે થયું આકરા વ્રતથી વધારે ઓછું થયું કે ત્રણ કોળી અને ચાંદ્રાયણ શું કરવા કરવું શું કરવા કરવું ડમઢોલ થવા કે તે ત્રણ કોળિયા ખાય તો ભગવાનમાં વધારે જ થાય તો એક કોળિયો ખાય તો કરે તો હાવ ન ખાય તો એક મહિનો સુધી હાવ ન ખાય તો કરે તો થાય મમત્વ ઓછું થાય આમાંથી તો થાય ભગવાનમાં મમત તો એ તો થવા ન દેવું હોય તો એ થોડું થવા દેવું તમે ત્રણ કોળિયાવાળું મત વ્રત કરો તો મમત ઓછું થવા દો હે કે ભાઈ હું હું દોઢ ડાયો નથી એવું થવા દો ત્રણ કોળિયો કરો તો ઓલું જે હોય એ પાછું પ્લસ ત્રણ કોળિયાનું ડાપણ એટલે તો પોણા બે ગણું થઈ જાય દોઢે ને રે ચાતુર્માસમાં મમતા ઓછી કરવાની શેમાં દેહમાં દેહમાં પોતાના દેહમાં એટલે એટલે આ વ્રત કરવાના એટલે ક્યાંક વ્રત કરે ને એને ઓછું દે તો ખબર પડે ને કે આમાં કેટલીક મમતા છે કેટલીક નથી કોક ઘટાડે તો આપણને ખબર પડે ને કે ભાઈ હાલ આપણે મમતા કેટલીક છે પોતાની પેઢી વળ ખાઈને કરતો હોય તો તો કોઈક વળ ઓછો કરે તો ખબર પડે તો વળ ઓછો કરે તો ખબર પડે ચાતુર્માસમાં તે અહંકારનો નિત્ય ત્યાગ કરવો પરંતુ અહંકારથી ઢમઢોલ થઈને અનુષ્ઠાન ન કરવા એ આપણું ઘરનું ઉમેર્યું છે સમજુ વિવેકી ભક્તે કાયમ સત્ય જ બોલવું પણ ખોટું ન બોલવું આથી ભગવાનને રાજી કરવા ચાતુર્માસમાં વિશેષ નિયમમાં નિયમના રૂપમાં સત્ય જ બોલવું વિષ્ણુ રૈવ પ્રસાદ્યો યોગી ધ્યેય પ્રવરેહિ સર્વવર્ણેહિ વિષ્ણોર્નામના મુચ્યતે ઘોર બંધાત ચાતુર્માસ્યે સ્મર્યતે અસૌ વિશેષાત બધા જ વર્ણના ઉત્તમ સમજણવાળા મનુષ્યોએ યોગીઓ જેનું ધ્યાન કરે છે આવા ભગવાન વિષ્ણુને સમસ્ત ઉપાયોએ રાજી સમસ્ત ઉપાયોએ કરીને રાજી કરવા જોઈએ શ્રી વિષ્ણુ ભગવાનનું નામોચ્ચારણ કરવાથી મનુષ્ય સંસારના ઘોર બંધનથી છૂટી જાય છે અને એટલા માટે જ ચાતુર્માસમાં ભગવાનનું સ્મરણ વિશેષ રૂપમાં કરવામાં આવે છે બધા જ ધર્મ કાર્યોને સફળ કરનાર બ્રહ્મચર્યના જેવું બીજું કોઈ સાધન નથી માટે ચાતુર્માસમાં વિશેષ નિયમના રૂપમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અને કામ ક્રોધ લોભ તથા રસાસ્વાદ આ બધા દોષો મોક્ષ માર્ગના મહાન શત્રુઓ છે આ દોષોને ચાતુર્માસમાં વિશેષપણે જીતવા એ મહાન નિયમ છે આ કહેલા વિશેષ નિયમોને મધ્યે કોઈ એક વિશેષ નિયમ ભક્તિભાવથી અવશ્ય રાખવો શું કીધું મૂળ શ્લોકમાં શું કીધું છે વિશેષ નિયમ ભક્તિએ કરીને ધારવા ભક્તિએ કરીને ધારવા અહમ એ કરીને ધારવા નહીં ઓલે આમ કર્યું તો હું એના કરતા હરહ કરી દઉં અને મારા જેવું કોઈ ન બળ બતાવવા હાટું ન કરવાનું નિયમ શું કરવા લેવાનો એ ભક્તિ બતાવવા હાટું લેવાનું બળ બતાવવા હાટું ને હું બોલા કોઈ કરી નથી કે હું કરી દઉં આમ કોઈએ ન કર્યું એવું કરી દઉં તો બળ બતાવવા હાટું ન કરવા ચાતુર્માસમાં શું કરવા કરવું હું બતાવું છું ભક્તિ બતાવવા હાટું નિયમ લેવાનો છે ભક્તિને અભિવ્યક્તિ કરવા હાટું બળની અભિવ્યક્તિ કરવા હાટું નિયમ નથી લેવાનો કયા હા એને આઠ કોળિયાનું કર્યું તો હું ત્રણ કોળિયાનું કરી દઉં એની ત્રણ કોળિયાનું કરતો પછી તો આપણે શું કરવું હે હાવ બંધ કરવું પડે ને તો આપણે હાવ બંધ કરવું એમ એને એક દી જમે એક દી ન જમે એવું ધારણા પારણા કરે તો આપણે બે દી ન જમીને એક દી જમવું તો જ એને બળ બતાવ્યું કહેવાય ને એટલે બળ બતાવવા હાટું નથી કરવાનું એમ પણ ભક્તિ કરવા હાટું કરવાનું છે ધારણીઓ વિશેષ ભક્ત્યા ધારણીઓ વિશેષ સાષ્ટાંગ પ્રણતિશ્ચેતે નિયમા ઉત્તમા મતા તેષામ એકતમો ભક્ત્યા ધારણીઓ વિશેષતા પોતાને ભક્તિ કેટલીક છે એ બધી ભેળી કરીને એકા ચાતુર્માસમાં બતાવવાનું છે પોતાનામાં બળ કેટલુંક છે એ તો બધા લગભગ જાણતા જ હોય એટલે એ બતાવવા હાટું બહુ કરવાનું ભક્તિ ભક્ત્ય શું કે તમો ભક્ત્યા ધારણીઓ વિશેષતા ભક્તિપૂર્વક અને એ એને અંતે પાછું ભગવાનમાં ક્યાંક હેત થવું જોઈએ વધવું જોઈએ એવો નિયમ ધારો પાણંદી પછી આમ ફૂલાતા ફરી એવું ન કરવું કોઈ આવું ઓહો વ્રત કર્યું છે કોઈ એવું ન કરવું ક્યાંક ભક્તિ થાય ને એવું કરવું મહારાજ આમાં ક્યાં એકેમાં બોલે ધારણા પારણાની તો સામાન્ય નિયમો છે મારે લીધા લેવાના શું કીધા છે ભગવાનના સીધા સંબંધ વિશેષ નિયમો લેવાના કીધા આમાં બે પ્રકારના નિયમો કીધા ધારણા પાણા દરરોજ કરવા અને ચાંદ્રાણી દરરોજ કરવું એ તો વિશેષ સામાન્ય નિયમ થયું સાધુને તપ કરવું એ તો સામાન્ય નિયમ છે હે હા ધર્મવ્રતમાં કરવું ચાતુર્માસમાં કરવાનું કે બારે બાર મહિનામાં કરવાનું કીધા ધર્મવ્રતમાં એટલે તો સામાન્ય નિયમ અને અહીંયા કેવા કીધા છે વિશેષ નિયમો ધાર્યો ચાતુર્માસી એ ખીલય રબી એકસ્મિન શ્રાવણે માસી સત્વ શક્તિ માન રહી વિશેષ નિયમો ધારવા અને ક્યાં વિશેષ ભગવાનમાં ભક્તિ થાય એવા નિયમ ધારવા એમ વિશેષ નિયમો ધારવાનો અર્થ શું ભગવાનમાં ભક્તિ વિશેષ થાય અને ભક્તિ વિશેષ નીકળે એવા નિયમ ધારવાના બળ વિશેષ બતાવી દેવા કરી દેવું એમ નથી કીધું કરે તો કઈ વાંધો નહીં બળ બધાને ખબર પડે કે આમ એટલું બળ પડ્યું છે એમ તો સારું કહેવાય તો વાંધો નહીં પણ ભક્તિભાવથી કરવાને અને કામ ક્રોધ લોભ તથા રસાસ્વાદ આ બધા આ બધા દોષો મોક્ષ માર્ગના મહાન શત્રુઓ છે આ દોષોને ચાતુર્માસમાં વિશેષપણે જીતવા એ મહાન નિયમ છે અહંકાર ઓછો કરવા હાટું બળ કરવું હાટે વાંધો પણ બળ કરે તો અહંકાર ઓછો થાય કે વધારે થાય ચાતુર્માસ ના નિયમ વિશે શું કરવા લેવાના છે બે હેતુ છે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાના શું હેતુ છે બે એક તો અહંકાર નું ઝેર ઓછું થાય એમ અને બીજું ભગવાનની ભક્તિ વધે આ બે વાના જોઈએ એટલે શરીરને કંઈક કષ્ટ દે તો અહંકાર ઓછો થાય શરીર પાતળું પડે એટલે અહંકાર પાતળો પડે જાડો થાય શરીર પાતળું પડે તો અહંકાર ઓછો થાય જાડો થાય કે પાતળો થાય ધ્યાન ન રાખે તો જાડો થાય ધ્યાન રાખે તો પાતળો થાય ધ્યાન રાખે તો પાતળો થાય અને ધ્યાન ન રાખે તો જાડો થાય એમ પહેલેથી પહેલેથી જ પર્યાણ કર્યું કે જાડો કરવો છે તો પાતળો ક્યાં થાય આપણે તો જાડો કરવા હાટું જ બતાવ્યું હોય કરી દીધું હોય તો તો પાતળો ન થાય નકર શરીરને ઓછું દે તો પાતળો થાય એમાં મમત્વ ઓછું થાય અથવા તો મમત્વ કેટલું છે એ ખબર પડે પોતાને કેટલુંક મમત્વ છે મારે આપણે ન મળે તો વિકળ કેવા થઈ જાય છે એટલે એ કરવું પોતાને ખબર પડે કે આપણને મમત્વ કેટલું છે ન મળે તો કેવાક વિકલ થઈ જઈશ પણ અહંકાર હોય તો વિકલ ન થાય વળખાય પાર પાડી દે વળખાય અને પાર પાડી દે અહંકાર ઓછો કરવો અને ભગવાનમાં પ્રેમ કરવો એટલા માટે ચાતુર્માસના નિયમ લેવાના અહંકાર ઓછો ક્યારે થાય મમત્વ ઓછું થાય તો મમત્વ ઓછું કરે તો અહંકાર ઓછો થાય અને વધારેમાં વધારે મમત્વ શેમાં છે દેહમાં એટલે દેહને થોડું ઘણું ઓછું આપે એટલે કેવો ખી જાય છે તમને અભિમાન બહુ છે એ ખબર કેમ પડે તમને તમારા અહંકાર ને ઘોક આમ કે ઠોહો લાગે ઘોકો લાગી જાય તો કેટલા નીકળે એ ઓલું શાક કરતા કરતા તાવીથો લઈને બહાર આવો શું છે તમારા અહંકારને ખોખો લાગ્યો હોય તો શું કરો હે મોટો તાવી તો ગમે ને ગમે શું છે શું હાલે છે કોની વાતો કરો જાણો છો ધ્યાન રાખજો આ કહેલા વિશેષ નિયમોને મધ્યે કોઈ એક વિશેષ નિયમ ભક્તિભાવથી અવશ્ય રાખવો ભક્તિ શબ્દનું તાત્પર્ય એ છે કે આ નિયમ કેવળ ભગવાનને રાજી કરવા માટે જ લેવા પણ તેમના રાજીપા સિવાય બીજા કોઈ ફળની આશાથી ન લેવા વખાણની આશાથી એવું ન લેવું કે મને વખાણ તો કોઈ આપણે કરે કરતા ન હોય પણ એમ થાય મનમાં આપણે આપણે માની લઈએ કે બધા કરતા સારું કર્યું એમ એવી એવા પ્લાનિંગથી ન લેવું એમ શરીરમાં મમત્વ ઓછું કરવા લેવું અને અભિમાન ઓછું મમત્વ ઓછું થાય તો અભિમાન ઓછું થાય અને ભગવાન રાજી થાય ભગવાન રાજી તો જ થાય એમ કે મમ શરીરમાં મમતા મમતા અને અહંતા ઓછી થાય તમે કેટલા કોળિયા ખાવ છો એ કંઈ ભગવાનના કોટલામાં ખોટી નથી જતું કે બધી નથી જતું ઉલટો હંબકનો ખર્ચો વધારે કરે ચાંદ્રાનો ખર્ચો વધારે હોય કે ચાલુનો ખર્ચો ચાંદ્રાયણ ખર્ચો વધારે આપણે બધા એકેય રોટલી ખાતા નથી ને ચાંદ્રાયણમાં હાથ આઠ દાબી જાય છે એટલે ચાંદ્રાયણ ઘી તો પાછું નોખું અને તોય પાછું ઓલું નાળિયેર ને ઓલું તો પાછું જુદું નાળિયેર ને મોસંબીનો રસ ને ઓલો નહીં ચાલે આ જ જોશે અને પછી ખાંડ નોખી ખાંડ તો એમાં ધબેડવાની હોય તો તો ચાંદ્રાયણનો ખર્ચો વધારે કે ચાલુનો ખર્ચો વધારે તો ભગવાનને કે શેનાથી ખોટ આવે ચાંદ્રાયણ કરો તો ખોટ આવે કે ન કરો તો ખોટ આવે હે ભગવાનને શેમાં વધારે જમા થાય ચાંદ્રાયણ કરો તો કે ચાંદ્રાયણ ન કરો તો ભગવાન કોઠારમાં શેમાં વધારે જમા થાય ન કરે તો ભગવાનને તો ઓલું બિલ ઓછું આવે ને બિલ છે ને ઓછું આવે ન કરે એનું કે કરે એનું હે ન કરે એટલે એમ ધ્યાન રાખો તો કરવું તો કરવું છે પણ જો અહંકાર ઓછો થતો હોય તો તો પછી ભગવાન માને નહીં કે હાલો એ આટલું અહંકાર ખાતે બિલ ઓલું એડજસ્ટમેન્ટ કરી લે એમ તો આ બિલ જ વધી જાય વાત ભક્તિ શબ્દનું તાત્પર્ય એ છે કે આ નિયમ કેવળ ભગવાનને રાજી કરવા માટે જ લેવા પણ તેમના રાજીપા સિવાય બીજા કોઈ ફળની આશાથી ન લેવા અહીંયા વિશેષ નિયમો કહ્યા છે તે સામાન્ય નિયમો પણ યથાશક્તિ લેવા આવું સૂચવે છે સામાન્ય નિયમો તો ફરજિયાત પાળવાના હોય તપશ્ચર્યા તો ફરજિયાત કરવાની હોય ચાતુર્માસમાં ચાંદ્રાયણ કરો એ વિશેષ નિયમ એટલું બધું ન ગણાય એ તો સામાન્ય નિયમ છે વિશેષ નિયમ તો આ આઠ ગણાય એ તે સામાન્ય સાધારણ નિયમો ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યા છે શ્રાવણે વર્જયે શાકમ દધી ભાદ્રપદે તથા દુગ્ધ માસ્વ યુજી માસે કાર્તિકે દ્વિદલમ ત્યજેત શ્રાવણ માસમાં શાક ન ખાવું ભાદરવા માસમાં દહીં ન ખાવું આસો માસમાં દૂધ ન ખાવું અને કાર્તિક માસમાં દ્વિદલ કઠોળ ન ખાવું માંસ સુરાશ્ચ ચણકાશ્ચ કુલથકા નિષ્પાવા રાજમાસાશ્ચ યાઢક્યો દ્વિદલમ સ્મૃતમ તેમાં દ્વિદલ એટલે કઠોળ અડદ મગ મસૂર ચણા કળથી વાલ ચોળા અને તુવેર આ આઠ જાતના અનાજને દ્વિદળ કઠોળ કહેવાય છે ઉપરના શ્લોકમાં શ્રાવણ માસમાં આદિ મહિનાના નામ કહ્યા છે તેનાથી પહેલો બીજો ત્રીજો અને ચોથો મહિનો ચાતુર્માસમાં સમજવો સ્કંદપુરાણમાં તો કહ્યું છે કે વાર્ષિકાંશ ચતુરો માસાન પ્રસુપ્તે વૈ જનાર્દને મંચ ખટવાસુ શયનમ વર્જયેત ભક્તિમાન નરહ ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં શયન <coughs> સામાન્ય નિયમ છે ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં શયન કરે છે ત્યારે ભગવાનના ભક્તે પલંગ કે ખાટલા ઉપર સારી પથારીને સારી પથારીને પણ નિયમના રૂપમાં ન વાપરવી જોઈએ વૃંતાંકમ ચ કલિંગમ ચ મૂલકમ નૈવ ભક્ષયેત આ સામાન્ય નિયમ છે એ કમ્પલસરી રાખવાના એમ પેલા વિશેષ નિયમ રીંગણા ન ખાવા મૂળો ન ખાવો શેરડી ન ખાવી એમ વૃંતાંકમ ચ કલિંગમ ચ મૂલકમ નૈવ ભક્ષયેત લશુનાદિ નિત્યદુષ્ટમ વિશેષેણાત્ર વર્જયેત અપિસ્વામ વર્જયેત નારીમ માસમ એકમ તુ વા ગૃહી નિત્યદાનમ યથાશક્તિ કુર્વિત વિજિતેન્દ્રિય રીંગણ કાળીંગડું અને મૂળા ન ખાવા તેમાં લસણ આદિ તો નિત્યદુષ્ટ છે તેને વિશેષપણે તજી દેવા એને તો આખો વરાતા જ જીતેન્દ્રિય ગ્રહસ્થે એક માસ સુધી તો પોતાની પત્નીનો સમાગમ તજી દેવો યથાશક્તિ નિત્ય દાન આપવું આચારદીપમાં તો કહ્યું છે કે વૃંતાંકમ ચ કલિંગશ્ચ બિલ્વો બિલ્વો દુંબરીભિ સહ ઉદરે યશ્ય જીર્યંતે તસ્ય દૂરતરો હરિ ખાધેલા રીંગણ કાળીંગડું બીલું અને ઉમરા જેના પેટમાં પચતા હોય છે તેનાથી ભગવાન ઘણા જ દૂર હોય છે અપરાર્કમાં કહ્યું છે કે અપરાર્કમાં કહ્યું છે કે બ્રહ્મચર્યમ તથા શૌચમ સત્યમા સત્યમામીશ વર્જનમ વ્રતે શ્વેતાની ચત્વારી વરિષ્ઠાનીતિ નિશ્ચય બ્રહ્મચર્ય શૌચ શરીર શુદ્ધિ અને તેના નિયમ સત્ય આ ત્રણને પાળવા અને માંસનો સર્વથા ત્યાગ કરવો આ ચાર બધા જ વ્રતોમાં અતિશ્રેષ્ઠ વ્રતો છે આ નિશ્ચિત કરેલ સિદ્ધાંત છે પરાશર વગેરે મુનિઓએ માંસને તુલ્ય કેટલીક વસ્તુઓ ગણાવી છે પ્રાણી રોમાદિ ચર્મા ચર્માંબુ બહુબીજમ ચ યત્ફલમ ધાન્યે મસૂરિકા ચૈવ વિજકૃતા રસાસ તથા ભુજી પ્રત્યક્ષ લવણમ અન્નમ વિષ્ણવ નિવેદિતમ અગાલિતમ ચ પાનીયમ દુગ્ધમ લવણયુક્ત તથા ગોછાગી મહિષી યુગ્ધા ગોછાગી મહિષી દુગ્ધા અન્ય દુગ્ધાધિકમ ચમત દુગ્ધાધિકમ ચ યત તત્સર્વં મામિષં પ્રોક્તમ માસમ ચ પ્રાણી સંભવમ એતદ વર્જ્યમ સદા પ્રાજ્ઞેશ ચાતુર્માસ્યે વિશેષત પ્રાણીઓના રૂવાડા ચામડાના કોષ કે ચામડાની પખાલ મશકમાં ભરેલું પાણી જેમાં ઝીણા ઝીણા બીજ ઘણાક હોય એવું ફળ વગેરે અનાજમાં મસૂર દ્વિજના વેચેલા રસ જમતી વેળાએ ઉપરથી લેવાતું પ્રત્યક્ષપણે મીઠું ભગવાનને ધરાવ્યા વિનાનું ભોજન અણગળ પાણી મીઠા સાથે દૂધ ખાવું ગાય ભેંસ કે બકરી સિવાયના પશુનું દૂધ આ સમગ્ર માંસના તુલ્ય છે માંસ તો પ્રાણીઓના શરીરમાંથી જ નીકળે છે ડાહ્ય સમજુ મનુષ્ય ઉપર ગણાવેલા બધી જ જાતના માંસ ન ખાવા તેમાં ચાતુર્માસના ચાતુર્માસમાં તો વિશેષપણે તેને તજી દેવા ફળની આશાથી કરાતા બીજા વ્રતો કે નિયમો વ્રત હોમાદિથી જાણી વ્રત હેમાદ્રીથી જાણી લેવા કળિંગડાનું ક્યાંક આવે છે આપણે તો કોઈ જોયું નથી કઈ કેવું હોય તમે જોયું છે કાળિંગડું કાળિંગડું કે કાળીંગડું કેવું હોય એવું કઈ આપણે જોયું નથી લીલા ખાવું પૂરું થઈ ગયું જય મહારાજની જય